નમો વિતરાગાય તારીખ એકવીસ ચાર ત્યાસી સંતપતિ મહાત્મા પૂજ્ય ખેતસીભાઈને ત્યાં વડાલા સાંજે હા એટલે એમ તમે સપાટ હોય થાય છે ગોળ હોય તો ફાજે કે છે તમને ધપાડવાનો ભાવ કે સીતાજીની જે અગ્નિ પરીક્ષા થઈ સીતાજીની જે અગ્નિ પરીક્ષા થઈ એ પ્રતિક રૂપે છે કે ફક્ત વાસ્તવિક છે અગ્નિ પરીક્ષા એ પૂછવા દેતા પડ્યા સામે સપરિતકારી સપરિતકારી ભાઈ કે છે પાંચ આજ્ઞા બરોબર સમજી ગયા હોય અને આત્માને પણ બરોબર સમજી ગયા હોય પછી પ્રશ્ન તો ઉભા થાય જ નહીં ને આઈડલ વગર કામ છે બધું Successo શું કહેવાનું એમ છે કે લોક વિદ્ય આને તો જે છે દાદા એમ કહ્યું છે લોક લોક વિદ્ય આગળ ભાઈ એમ પૂછે છે રતન કે દાદાનું રતન દાદા ભગવાનના આશીર્વ નિર્દેશકાર હો પચાસ મિનિટ એક કલાક બોલીએ છીએ તો શરીરમાં અગ્નિ પેદા થાય છે ગરમાળો આવે છે શરીરમાં ગરમાળો તો એ કહે છે કે દિવસમાં બે ત્રણ વખત આવું કરીએ તો નુકસાન તો ન થાય ને રમણીબેન પૂછે કે કન્ટિન્યુઅસલી ત્રણ દિવસ બેસિકન કરે હો એ જ્ઞાન લીધું હોય એ બોલે એના માટે સારું કે ન લીધું એના માટે પણ સારું તેને મારે સારું લીધું હોય તેને મારે સારું આ તો ગમે તે માણસ જતા એ ભાઈ સ્વામિનારાયણ તો સરસ સરસ છે છે કે પછી સંતોના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય પણ જો મોક્ષ તમારી ઈચ્છા હોય કે હા એના જેવું છે પ્રાપ્ત જો તમારી ઈચ્છા હોય તો તમારે ફળ કેટલું મળે ફળ મળે ને મારી ભગવાનનું તો ભક્તિ કરવાની જે અહીંયા છે જ્ઞાની એનું જ બોલવું જોઈએ ને વધારે ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થાય આ કપિયજ્ઞાને એવું છે હા કે મોટા માણસ કાંઈ છોકરાને શીખવાડે કાંઈ બંધ કરી દે અનાથ બોલે જ નહીં બરાબર અનાથ છોકરાને શીખવાડે છોકરા બોલે જ નહીં પછી આ બેબી એ છોડે પેલી બેબી બોલે જ છે ને હોસ્ટી બોલે છોડે જ નહીં નાના છોકરા છોડતા જ નથી કામ આપણે હા સાચી વાત મા બાપને કે તમે બોલો કે અને પેલું છે પેલું છે જપી ને બોલાવીએ કંટાળો આવે છે એનો કંટાળો આવે કવિરાજ એમ પૂછે છે કે અહંકારથી દ્રવ્ય કર્મ અને પ્રારંભ કર્મ દ્રવ્ય કર્મ અને પ્રારંભ કર્મ ફેરફાર થઈ શકે અહંકારથી અહંકારથી દ્રવ્ય કર્મ અને પ્રારબ્ધ કર્મમાં ફેરફાર થઈ શકે દ્રવ્ય કર્મ કોને સમજ્યા છે કોને દ્રવ્ય કર્મ હોય શરીરથી ડિસ્ચાર્જ થતા બધા થતા કર્મો એ દ્રવ્ય ન જે પ્રારબ્ધ કર્મ છે પ્રારબ્ધ કર્મનું પરિણામ છે પ્રારબ્ધ કર્મનું પરિણામ છે આઠ છે બીજા બધા નો કર્મમાં જાય બરાબર બધા જે થાય છે ડિસ્ચાર્જ બધું નો કર્મ છે જો કદી આપણું કીધી એમાં ના હોય સ્વરૂપમાં તો એક ચોટ એ બધા હા સ્વરૂપમાં ન હોય તો ચોટલી બરાબર પણ એ તો અહંકાર ની વાત કરે છે અહંકાર થી અહંકાર નિશ્ચય નિશ્ચય કરવા નિશ્ચય થી છૂટી જાય આજ્ઞા રહેતો હોય તો નોકર બને અને આજ્ઞા ના રહેતો બધા હસડ કરી નાખે <laughs> પણ એમાં એમ છે દાદા આજ્ઞામાં તો હોવું જ જોઈએ રહેવું જોઈએ દરેક દરેક મહાત્માએ પણ દરેક મહાત્માને આપણે જ્ઞાન દીધું ત્યાર પછી એને સ્વરૂપનો ભાન થયું જો કે સ્વરૂપનું ભાન કાયમ રહે તો ન અડે બરોબર છે પણ બધા કંઈ ન પાંચે પાંચ આગળમાં કાયમ રહેતા નથી પાંચે પાંચ આગળમાં આપણા મહાત્માઓ આપણો અનુભવ એમ કહે છે કે રહેતા નથી પણ જ્ઞાન તો લીધું છે તો પછી કર્મ અડે ખરો હા કર્મ તો અડે પાંચ આંકડામાં ન રહેતો તો અડે કર્મ અડે પણ એ કર્મ કેવા હા જ્યાં નિંદ્રિય નથી ને હા નિંદ્રિય નથી ત્યાં કશું હતું બરોબર જો જે કર્મ તેરા તે પૂરા કરવા પડશે તમારે બરોબર જેટલા એ ચૂકી જાય એટલા પૂરા કરવા પડશે જેટલા ચૂકી ગયા એટલા પૂરા કરો ચૂકી ગયા શાંતિ મળે પણ મોક્ષ માટે તો પોતે જ કરવું પડે એવું બરાબર છે પોતે કોણ પોતાને કરવું જ પડે કાર્ય એટલે મોક્ષ માટે તો જીવને પોતે કંઈક કાર્ય કરવું જ પડે ના એટલે તો કોણ નથી કરતું બધા પોતે કરે છતાં મોક્ષ નો છોટો દેખાતો નથી બધા કરવા પાત્ર જ પડે નહીં બધા એટલે દાદા એમ મોક્ષ મળી જાય છે આપણે સંતો આશીર્વાદ આપે મોટા પુરુષો એટલે મોક્ષ ક્યાં થવાય છે એમ મોક્ષમાં કરવું કરવાનું નથી કરવાનું નહીં એટલે કરવું મોક્ષમાં તો કરવું આશીર્વાદથી કરો પણ દાદા કહે છે દર સામે મોક્ષ માટે એટલી કરુણ ન પડે વાત છે પોતે હા જ બરોબર પણ દાદા ક્રમિકમાં તો એ વાત કરે જ નહીં હા ક્રમિકમાં એવું કરવાનું શક્તિથી તમને એ ભાઈ સ્વામિનારાયણ પંથમાં છે તો એ કહે છે કે સંતોના આશીર્વાદ આપણે મેળવીએ તો તમને સુખ પ્રાપ્ત થાય સુખ પ્રાપ્ત થાય પણ જો મોક્ષની તમારી ઈચ્છા હોય નહીં એ જે લોકો કહે છે તેની વાતે કરે છે કે મોક્ષની જો તમારી ઈચ્છા હોય તો તમારે કંઈ ભક્તિ કે કંઈ પણ કરવું તો જોઈએ ભક્તિ કરવાની ક્રિયા કરવાની ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય એમ એ લોકોનું કહેવું છે હા બરોબર છે પણ કરવાનું મોક્ષ મળે જ્યાં કરવાનું થયું ત્યાં મોક્ષ મળે નહીં પરમાત્મા કરવાનું નથી ખાલી ભાવ કરવા પૂજ્ય દાદા ભગવાન અહીં સત્સંગમાં મારી ધર્મપત્ની તથા મારી બેબી આવેલ છે હવે તેમની તકલીફ આ પ્રમાણે છે મારી ધર્મપત્નીને જ્ઞાન લીધા પછી ઘણો ફેરફાર લાગે છે ચિંતા જરા પણ થતી નથી પણ હજુ આનંદનો અનુભવ નથી થતો તો મારે શું કરવું ચિંતા થાય ને આનંદ થાય એવું કરવું છે આનંદ થયો હજુ ચિંતા કરે ચાલુ કરવી પડે ચિંતા તો થતી જ નથી તો પછી આનંદ કરવો હોય ચિંતા ચાલુ મારે કરી આગળ પણ દાદા ચિંતા નથી એ જ આનંદ છે ને એ જ આનંદ સમજ વગરની વાતો બધી સમજ વગરની વાતો દુઃખનો અભાવ એ જ એ તેલુગુ ચિંતા ના થાય એવું આ દુનિયામાં કોઈ જગ્યા નથી પણ એ બેનનું કહેવું એમ છે દાદા કે એમને જે આનંદ નો અનુભવ છે એવો મને નથી થતો એ તો એ કમ્પેરિઝન કરે છે ઘણા વખત જ્ઞાન અને આજ્ઞામાં રહેશે હજુ હજુ આજ્ઞા આવી જ નથી હા પણ આજ્ઞામાં રહેશે છે નિરંતર અને તમે આજ્ઞા નિરંતર રહો છો એ જરા પૂછો તમારી જાતને અમદાવાદ પેલા ભાગીદારો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે એમને ગમતું નથી મારે ચાર વાગે ફોન મારે પોતાને ગમતું નથી મારે શું કરું બરાબર એટલી કાળજી રાખતા આનંદ થાય સર બરાબર પછી એનો રસ્તો મેં દેખાડ્યો હતો કર્યું ને કારણ કે જો કદી તમે એમ કહો કે મારો ધંધો નહીં કરો તો ધંધો કરી દેશે હા રખડી જશે વ્યવહાર સમજવો પડે અને તમે પેલા લોકો લોકો કે ઇન્કમ ટેક્સ તમારે કરવું નહીં તો એ આમાં થશે તુવરી પોતો મોટો દોઢ ડાયો બધી પાક એટલે રસ્તો પતલો ભાઈ આવ્યો કે ઇન્કમ ટેક્સના જે પૈસા વધારે હોય એ થતું તમારે ગમે તે સારા કામો આપી દેવાના બરોબર આપણા પુસ્તકો પુસ્તકો છપાય એને સારા કામમાં બરોબર છે ઉદ્ભવ પછી કેમ કઈ બોલે પાંચ આગલા જયારે પાવશે રીતે એને પૂછ્યો પાંચ આગલા કેવી પાડશે હા તાર થશે એમને થાય એવું થશે થશે ગયાથી બાપો પડે નહીં દાડો વળે શું પાછા ઘડી ઘડી હાજી એમ અહીં સંજોગો બરોબર નથી સંજોગો બરોબર છે તોય પણ મોક્ષમાં જવું જીવને તો ભટકવાનું પણ થઈ જાય ને જીવને ભટકવાનું પણ થઈ જાય ને મોક્ષ છે જીવને જીવને ભટકવાનું બંધ થઈ જાય ને નિર્વાણ મોક્ષ જોઈએ છે નિર્વાણ એ પણ ઘાટકો કરવા એમને જ્ઞાન લીધું છે હા અને છાપો વાંચીને આવેલા એમને ત્યાં જ્ઞાન લીધું છે અમે સાંભળ્યું પ્રાપ્તિ દુર્લભ છે પ્રાપ્તિ છે જે મુક્ત પુરુષ હોય તે એમની કૃપાથી થાય એ થાય બીજો કોઈ ઉપાય ચાર એમના ઉપરી હોય ચારે નામથી એક નાની પુરુષ કહેવાય એની મેરે બોલે this is not set this is not set સાહેબ નાની પુરુષ કહે છે ધીસ ઇઝ સેટ સમજે ને એટલે અહીં મુક્તિ થાય આજ્ઞા કેટલી પાડો શકો શ્રી દાદા નમો નમો કીર્તિભાઈ નમો હરિહંતાણ બોલાતું નથી પણ નીચે પ્રમાણે બોલાય છે નમો દાદા હરિહંતાણ નમો દાદા સિદ્ધાર્થ નમો દાદા હરિયાય નમો દાદા વચ્ચે નમો દાદા લોહી સભતા પણ બોલજન તારા તો ખીચડી ખાઈને પૂરી કરવી એમને દસ ભૂતગલ નો શ્વાસો આધારે છે એમનો પ્રશ્ન છે દાદા કે અત્યારે હું દાદાના જે દર્શન મને થઈ રહ્યા છે અત્યારે દાદાના જે દર્શન થઈ રહ્યા છે એવા વારંવાર કેમ થતા નથી પાંચ મિનિટથી મને જેવા દર્શન થઈ રહ્યા છે અત્યારે દાદાના એવા દર્શન મને વારંવાર કેમ થતા નથી અત્યારે બહુ દર્શન સારા થઈ રહ્યા છે દર્શન તો એના જ રહ્યા છે પણ ભૂલ આ ભૂલ જોનારી છે પોતાના કર્મના ઉદય જાત જાતના ઉદય ભર્યા કરતા હોય મિનિટે મિનિટે ઉદય ભર્યા કરતા હોય શ્રી જગ્યાએ મેં ઉદય ભર્યા કરે એટલે અવરું દેખાય દર્શન તો એને દર્શન છે એના ગળકો ફેરો ભર્યા એટલે સંજોગ જેમ છે એમ દર્શન તો એને આપણું મહી ભર્યા કરે મન મન બુદ્ધિ ચિત્ત ફર્યા કરે અંતસ્કળ એટલે પેલું ઊંધું થતું બધું દેખાયા પોતે સ્વાતો રાખો મોક્ષ નું કારણ છે સ્વાતો હોય અમારે ના રાખવું કે પછી એમને પણ બધાએ એ તાતો ના રાખો અમારે એમને અમારે એટલા જ ના રાખો તાતો કે હા વિદાય છે અને પુસ્તક કરનાર માણસ જ વારો ના હોય જેમાં આવી ગયું હોય પોતાનું હોતો બધે દુઃખ ના રહે એવું કરશે થાય કહેવાય માર્ગ કઈ નથી ના આપી કરો તો મને કહ્યું એમનો કાયદો વાંધો નહીં. પોતે ગમે તે રીતે ડીલિંગ કરવાનું બધું કામ કરવાનું. ના આપી તરફ વાંધો નથી પણ આ આ આવું તમે કરો છો અત્યારે અત્યારે નોટ છોકરી કે કઈ જશે હવે તમારા જ્ઞાનમાં શું નથી આવું નવું લખ્યું ચાલે છે રાઈ રાઈ રગડ ચાલે Were, you were bathroom. Did you go to the audition? Very good. હમણાં કઈ ગેરેજ રાખવાનું મન ના થાય તને કેમ લાગે બરાબર ચાલુ રહે બધું એમને જાણે આપણે એમને જાણે આપણે આપણે કેમ નહીં બિલકુલ તો ઘોડા બપોરના ગઈકાલે Thank you. અમદાવાદના સંગઠિત કહેતા કિલોમીટર કરતા નથી વ્યાજ વાતો કરો એ સમજો તો તમારે બોલવા જેવું હતું કે તમે તમારે સમજો તો બઉ તમે ફળ સારું મળે ગ્રહ તંત્ર આપ્યો અને ભૂલ જઈ દેવ ઘોડા આપી જાય કશું મળે નહીં નંબર ના મળે કશું કાઢવાનું નથી આમાંથી આપણે જોયું કે ખોટું થઈ તો કન્યા કરના કરના થાય મોડું મોડું કરી જેવું થઈ જાય મારે બીજી વાતો કરો કૃપા કલાક એક કલાકમાં તો મોક્ષ થઈ ગયો તે ટકા ઉભા કરવા બહુ વર્ષો ચાલે મારે ખબર નથી જરૂર છે એનું આપણે જરૂર જ નહીં એ તો આગળ મંદિર તમારે ત્યારે જ મતભેદ થઈ ગઈ ને એ મંદિર બધી વાત નથી આપણે થિયરી રાખેલ પછી ડખો થાય પછી આપણે ચિત્ત આપણે ઉપયોગ રહેવું કે ચિત્ત હમ કરવું તમારે દેખાય તો છતાં પગલું કરજો શું તો એની જગ્યાએ એની ઉભા રહેશે શું આવવાનું બધું જૂઠું ટીટોએ પડે બધા તમને બાજુ ફાવશે કે ના ફાવશે નહીં ના શું જુદાઈ ના છે એટલે એમને બીજો બધો ભાવ ઉત્પન્ન થાય છે શીખી શકે લોકો મારી પણ આસ્થા છે ના જુદા પડવાથી બધા ભાવ બગડી જાય ગમે ત્યાં ખરાબ હોય ત્યાં આપણે તો બહુ સારું બહુ સારું લાગે સારું હતું જ નથી કે આખા ખરાબ આપણા દોષે કરી હા આપણી ભગવાની બોલ સંસ્થાગત વ્યવહારના લોકો એવું બોલીને આપણા જ્ઞાન વાળા એવું બોલતા વાત છે પ્રગતિ અટકી જાય કોઈને એક પાંચ દોષિત જોયો પ્રગતિ અટકી જાય ઈશ્વર જોવાઈ ગયો છે પ્રતિકૂળ કર્યું કાઢી નાખ્યું નામે વરિયાન બધું દેખાય છે ના અક્કલ વગર કોઈ દોષ ઓછો અને એમાં સુધારા માટે હા એના કેમ લાગતું કારણ કે પોતાના ક્યાં ગયા છે એનો અહંકાર આખો જાય એવા શબ્દો વાપરે એક માણસ ની પાસે છે તો કેટલું કેટલા ફાયદા કરે એક માણસ બરાબર ફરે તો ઘણો ફેર પડે રતુભાઈ જાહેર કરી મોક્ષમાં જઉં છું એમણે પછી ખુલાસો કર્યો દાદા દાદા ને અને જ્ઞાન એ સરસ છે જ્ઞાન જ છે ને એ પણ જ્ઞાન જ છે પછી આગળ પાછી સંબંધો નિવેદન લાવવાના નિવેડક આપણે નિકાલ ખરા વિચાર ના આવે એટલે ફાઇલ પૂરી થઈ કોઈ દાડો ખરા વિચાર માટે ના આવે ફાઇલ પૂરી થઈ અને એને આવતા હોય તો એને આવે તમને આ વગર નહીં આ તો પડઘા છે બધા શું છે એટલે આપણને આપણે આપણે સારા ભાવ ભાવીએ તો આપણું ને એનું બંનેનું સુધારો થશે આપણે જો સારા આપણે સારા થઈ જઈએ સારું થઈ જાય આપણા પડઘા પર છે અને થાય કે ના આપણે આપણું જ જોવાનું આપણે આપણું જ જોવાનું આપણું ક્લિયર કર્યું એટલે બધું ક્લિયર થઈ જાય પણ ઉપરથી જ ને બધું ઉપરથી જ બધું ઉપરથી એમને ખોટું કે એમના હિતમાં દાદા પ્રેમ છે અલૌકિક પ્રેમ છે આપણું અનક્લિયર થાય એટલે જાણવું કે આપણી ભૂલ થઈ અનક્લિયર ક્લિયર કર્યા કરવું બીજાનું જ્ઞાન ને એવું નથી જ્ઞાન ને અડે એવું નથી એવું આપણું આપણું વિજ્ઞાન છે આપણું વિજ્ઞાન એવું છે કે સેફ રાખે પછી ખરા વિચાર આવે એ જે થોડી ઘણી કચાશ છે એ આપણી જ છે કચાસ જે થોડી ઘણી કચાશ રહી જાય તો આપણી જ છે આ થોડી કચાસ છે મૂળ વસ્તુ પ્રાપ્ત ના થવા મૂળ વસ્તુ પ્રેમ બનાવવાનો છે જળ તેની પણ પ્રેમ એ બી એ પણ એ બી એક મોટું મોટું પરિવર્તન માંગે છે દાદાજી જે નહીં ક્યાંય પણ એક જાવું ન હોય દાદાજી ન હોય ક્યાંય પણ કેટલી જાતની ફાઇલો તમારે બે ચાર પાંચ ફાઇલો તમારી પાસે પ્રકારની તમારે તો કેવા આપણો ભેગી અનંત આત્મા છે તમે આટલા બધા આપને ભેગા થયા અમે આ બધા આટલા માણસો આપને ભેગા થાય છે આટલા માણસો આપને ભેગા થાય છે તો આપને એમાં કેવા ઋણનું મન બેસે ઋણનું મન હા પણ એટલે દુઃખ થતું નથી નથી ના બરાબર મને થતું નથી ના એટલે એવો એવો કયો આપનો ને અમારો એવો કયો સંયોગ બાંધ્યો હોય છે તે સારું જ મળવાનું હોય છે એને એમ ખાતરી છે કે મારો હિત હિત છે મારે એમ ખાતરી છે મારે હિત કરવું પણ એને પૂર્વજન્મ સાથે દેવા નથી એનો વિચાર ને હવે એવું કહ્યું તેનો જ ભાવ તેથી જશ ને કોઈ પ્રજ્ઞાન ભાવ એના ટેસ્ટ નહીં અને અમારે તો અંદર કીર્તિ છે આ કવિ કવિ છે તે બધા હોય ને ડફરા બધા બહુ ડફો બગડે એટલા માટે પેલા તો વિતરાય જખો છતાંય આપને તો વિતરાગ રહેવું જ પડે ને પાછું આમાં ઇન્વોલ્વ થઈને પણ વિતરાગ રહેવાનું આ પાંચ આજ્ઞા પાલતા પાલતા રાગ દ્વેષ છૂટી જાય પાંચ આજ્ઞા પાલતા પાલતા રાગ દ્વેષ આજ્ઞા આજ્ઞા પાડી લઈ થયો રાગને રહીત થાય ત્યાં રાગ ના પડાય પણ આ મમત્વનું એક ભૂત મોટું છે દાદાજી મમતાનું ભૂત ઘણું મોટું છે મૂળ મમતા ગઈ આ તો મમતા ખોટી મમતા આજે ખોટી મમતા કે મૂળ મમતા કે ખોટી મમતા છે તો એ એ ઉથલાઈ પણ જ્ઞાન નથી આજે મૂળ મમતા કઈ એમ આપણે કીધું આ ખોટી મમતા એટલે શું આ ડિસ્ચાર્જ મમતા આ આ ખોટી મમતા એ ઉતરવી પડે ને માણસને ડિસ્ચાર્જમાં છતાં ફરી સજીવન કરી છે મમતા હા તો આ તો ઘણા જરૂર કે છે રક્ષણ ભયંકર જો ભયંકર જો તો છે વેચી દેવાનું છે વેચી દેવાનું છે પોતાના ઇન્ડિવિજ્યુઅલ ના બીજાના માટે હોય અમુક તો બીજાના માટે હોય ધારો કે પોતાના અંગત માટે ના હોય તો એવું છે આ મમતા પોતાના અંગત માટે ન હોય મમતા પોતાના અંગત માટે ન હોય અંગત સિવાય હોય જ નહીં બીજાના માટે ન હોય અંગત સિવાય હોય જ નહીં શું કહ્યું પોતાના ઘરની મમતા ન એકવાર બોલેલા મમતા સિવાય મમતા નથી એવી મમતા નથી ગણાતી બહારની જે મમતા હોય એને એવી મમતા નથી ગણાતી પોતાના ઘરની નહીં ગણાતી પોતાના મહેલી મમતા નથી દની ઓળખ છૂટી ગઈ છે પોતાની મહેલી છૂટી જે પોતે હાથવીને રાખી સજીવન કરે પછી તો અમુક હા બાકી બધી મમતાઓ છૂટી જ ગઈ છે હા અહંકાર તો રહી ને જો ડિસ્ચાર્જ અહંકાર હોય એવો ડિસ્ચાર્જ મમતા રહી ને ડિસ્ચાર્જ અહંકાર મમતા સાથે ડિસ્ચાર્જ જ છે એનું પોતે હરિબેન જીતી કરી આશરે આપે